જીએ છે પ્રણામ ચિંતા સંતાન હંતારો યત્પાદા મુજરેણ વ ક્રિયાનામ તાનિજાચાર્ય પ્રણમામી મુહુર્મુહુ તદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેદ તમહમ સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશકલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारते मम કાલે આપણે જે વિષયની ચર્ચા કરી રહ્યા હતા એ સંબંધમાં કોઈને કંઈ કેવું છે આપણે મુખ્ય વિચારવાનો વિષય એ ચાલી રહ્યો હતો કે બ્રહ્મ સંબંધ આત્મનિવેદન પછી ભગવત સેવા અને ભગવત સેવામાં આપણી જળ ચેતન જે પણ ચીજ વસ્તુઓ છે એનો વિનિયોગ વિનિયોગ એટલે ઉપયોગ સેવાના કાર્યમાં વાપરવું એ જે વિનિયોગ છે એમાં ઘણા બધા પ્રકારો આપણને જોવા મળે છે એમાં આપણે એ વાત જોઈ કે નિવેદન અથવા સમર્પણ તો દરેક વસ્તુનું છે કંઈ પણ બાકી નથી રાખવાનું પણ વિનિયોગ પ્રભુના લાયક જે હોય એનું જ થાય અને એ પ્રભુના લાયક કઈ વસ્તુ છે કઈ વસ્તુ નથી કયા સ્વરૂપમાં લાયક છે એનો નિર્ણય આપણને શાસ્ત્ર પણ આપે છે આપણા સંપ્રદાયના પણ કંઈક નિયમો છે જે તે ભક્ત કે આચાર્ય છે એમની પરંપરા પણ છે એ સંબંધમાં કંઈક અને આપની વ્યક્તિગત ભાવના વગેરે પણ એમાં કામ કરે છે એમાં ગઈકાલે આપણે અમુક દૃષ્ટાંતો જોયા એમાં એક સૌથી પહેલું દૃષ્ટાંત પવિત્ર સમર્પણ કરવાનું કહ્યું તો કેટલીક વસ્તુઓ શાસ્ત્ર દ્વારા નક્કી કરેલી છે જેને આપણે પ્રભુ સેવામાં એનું સમર્પણ થાય છે એમાં એક દ્રષ્ટાંત આપણે પવિત્રાનું લીધું તે રીતે રક્ષા પણ કેટલાક ઉત્સવો એવા છે કે જે વૈષ્ણવ પરંપરામાં શાસ્ત્રમાં વર્ણિત છે જે પ્રભુના લીલા ચરિત્ર સાથે જોડાયેલા જે ઉત્સવો છે દાખલા તરીકે ચાર જયંતિ આપણે મનાવીએ છીએ કૃષ્ણ જયંતિ રામ જયંતિ વામન તો એ જયંતિ સંબંધી જે કંઈ પણ ઉત્સવ છે એમાં કોઈ ખાસ પ્રકારના પદાર્થો એનો આપણે પ્રભુ સેવામાં વિનિયોગ થતો હોય છે તે જ રીતે હોલી અન્નકૂટ ભાઈ બીજ અથવા જેને યમદ આખે છે રથયાત્રા આવા બધા જે ઉત્સવો છે જે શાસ્ત્રીય ઉત્સવો છે એટલે શાસ્ત્રમાં વર્ણિત ઉત્સવો છે એમાં પણ ઘણી બધી વસ્તુઓ પ્રભુમાં પ્રભુ કાર્યમાં વાપરવાનું શાસ્ત્ર દ્વારા કહેલું છે જેને આપણે અનુસરીએ છીએ એવો એક પ્રસંગ શાયદ તો જગન્નાથ જોશીના પ્રસંગમાં એમના ચરિત્રમાં આવે છે કે ક્યાંક બહારગામ હતા અને ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન અન્નકૂટનો ઉત્સવ આવ્યો તો મુસાફરીમાં તો અન્નકૂટ જેવો મોટા ઉત્સવ કેવી રીતે કરી શકાય પ્રભુનો તો એમણે તે વખતે જે કંઈ પણ મળ્યું એ ઠોમર ઠોમરનો ઢોકલા સિદ્ધ કરીને ઠાકોરજીને ભોગ ધર્યા અને એને જ અન્નકૂટ ઉત્સવ માન્યો એટલે ઉત્સવ ખાલી ન જાય એવી એમણે સાવધાની રાખી પણ ઠાકોરજીનું પેટ પછી દુખ્યું અને ઠાકોરજી એમને જણાવ્યું કે આ ઠુમરના ઢોકલાથી મારું પેટ બહુ દુખે છે એટલે એ જગન્નાથ જોશી અજમો અને નમક અને એ બધું મિલાવી અને ઠાકોરજીને ભોગ ધર્યો પછી એ આરોગ્યા પછી ઠાકોરજીએ કહ્યું કે હવે મને સારું લાગે છે સામાન્ય રીતે દવા પ્રભુને ભોગમાં સમર્પણમાં આવતી નથી ક્યાંય પણ પણ આવા પ્રસંગોને કારણે કેટલાક એવા પદાર્થો કે જે દવાના રૂપમાં પણ કામ આવે અને સાથે સાથે એ ભોજનનું પણ એક અંગ હોય એક વાનગી તરીકે કહેવાય એવા પદાર્થો મોટા ઉત્સવોમાં પ્રભુને સમર્પિત કરવામાં આવે છે હવે એ જે સમર્પણ છે એ દેવ મર્યાદાથી નથી પરંતુ આપણો જે ભક્તિભાવ છે પ્રભુ પ્રત્યેનો જેમ ઘણા લોકો જે અતિ બહિર્મુખ હોય એ લોકો કોઈ સમારોહમાં જમવા માટે જાય ખૂબ ઠાસી ઠાસીને ખાય પછી સોડા પીતા હોય લોકો એ પાચનના માટે એવી રીતે પ્રભુ સેવામાં પણ જ્યારે બહુ મોટો ઉત્સવ હોય ત્યારે ઠાકોરજીને ભોગમાં આદુ જેના અંદર થોડું નમક મિલાવેલું હોય કે કાલામરી નમક કેટલીક વખતે તિનકુડા નામની એક સામગ્રી હોય છે એ બધા પદાર્થો છે એ ઠાકોરજીને ભોગમાં આવતા હોય છે એવી જ રીતે પ્રતિદિન છાશ ઠાકોરજીને રાજભોગમાં એના પણ બંને ગુણો છે ઔષધીય ગુણો પણ છે પાચક છે અને પેય પદાર્થ પણ છે એટલે ભોજનની સાથે જલ ન લેવું જોઈએ પણ અંતમાં છાછ આપણે લઈ શકીએ આપણી જે આયુર્વેદની પ્રણાલી છે ભોજનની એમાં એવી જ રીતે શીતકાલ હોય તે વખતે દેવને ઠંડી ગરમીનો કોઈ પ્રશ્ન નથી મર્યાદા માર્ગી પૂજાની અંદર આપણે જોઈએ તો બદ્રીનાથજીમાં ઠાકોરજી બિરાજે છે ત્યાં એમને સવારે સાડા ત્રણ ચાર વાગે અભિષેક થાય તો ત્યાં જે અલકનંદા નદી વહે છે એનું જ એકદમ બરફ જેવું ઠંડુ પાણી લાવીને એનાથી અભિષેક થાય ને અભિષેક થઈ ગયા પછી પૂરા શ્રીઅંગ ઉપર ઠાકોરજીને ચંદન સમર્પવામાં આવે છે ત્યાં તો ગરમી જેવું હોતું જ નથી બારે મહિના ઠંડી જ હોય છે તો દેવ મર્યાદાથી ઠંડી ગરમીનો કોઈ પ્રશ્ન નથી પરંતુ આપણે ત્યાં યથા દેહે તથા દેવે એ વિચારથી જે પણ ભોજન કે જે પ્રકારના વસ્ત્ર કે આભરણ એનાથી આપણને ઠંડા મોસમમાં સારું લાગે એવી એવું સેવન આપણે કરતા હોઈએ છીએ તો એ જ વસ્તુ છે પ્રભુને પણ આપણે કરીએ છીએ એટલે ગરમ વસ્ત્ર રૂવાળા આત્મસુખ કે સાટીનના જરીના એ જ રીતે મસ્તક ઉપર ટોપા ફરગુલ ગદ્દલ દુલાઈ અને ભોજનમાં રોગાવામાં પણ ઠાકોરજીને સૂંઠ પાક છે કે સૌભાગ્ય સૂંઠ છે કેસર વગેરે પદાર્થો છે એનો વધારે ઉપયોગ થાય એવી સામગ્રી એ શીતકાલમાં સમર્પવામાં આવે છે તો એવા ઘણા પ્રસંગો આપણને વાર્તા સાહિત્યમાં પણ જોવા મળે છે એનો જો તમને કોઈને અનુસંધાન હોય તો યાદ અપાવો એટલે શાસ્ત્ર રીતિથી સમર્પણ લોકમાં ઉત્તમ હોય એનું સમર્પણ ભક્તિભાવની મર્યાદાથી સમર્પણ કોઈ ભક્તની પરંપરાથી સમર્પણ એવા દ્રષ્ટાંત ભક્તની પરંપરાથી તો આપણે કાલે જોયું હતું ને દ્રષ્ટાંત આપણે આપ્યો હતો છોલાનું ગયું હા છોલાનું દ્રષ્ટાંત પદ્મનાભદાસજી ના છોલા જેના પર ઠાકોરજી બિરાજે છે તે સમર્પિત સમર્પિત એવું એક ઘર સેવાના પ્રકારમાં નથી દેવાલયની સેવાના પ્રકારમાં છે પણ ભક્તિ માર્ગ સંબંધી છે એટલે તમને યાદ અપાવું છું તેઓ ત્રિપુરદાસ કાયક હતા એ શ્રીનાથજીના દેવાલયમાં દરેક વર્ષે ઠંડીના દિવસમાં ડગલો મોકલતા વસ્ત્ર ઠાકોરજીને ધરવા માટે અને એ યાદ કરીને એને ઠાકોરજીને ધરાવવામાં આવતું એક વખત એવું થયું કે ભંડારી જે હતા એમને ત્યાં એ ડગલો આવ્યો પરંતુ એ અંદર ઠાકોરજીની સેવામાં મોકલવાનું એમનાથી ભૂલાઈ ગયું ત્યારે શ્રી ગુસાઈજીને ઠાકોરજીએ જણાવ્યું કે જે હંમેશા શીતકાલમાં ધરે એવી રીતે બીજા રૂના અને ગરમ વસ્ત્ર ઠાકોરજીને ધરાવ્યા તો ઠાકોરજી એમ નિરંતર કહેતા રહ્યા કે મારી ઠંડી હજી ઉડી નથી હજી મને ઠંડી લાગે હજી ઠંડી લાગે તો ઘણો પ્રયત્ન કર્યો તેમ છતાં પણ ઠંડી ન ઉડી ત્યારે શ્રી ગુસાઈજીને ધ્યાનમાં આવ્યું કે આ ઠંડી કોઈક અલગ જાતની છે એટલે ભક્તના ભાવની અહીંયા અપેક્ષા છે ત્યારે શ્રી ગુસાઈજીને યાદ આવ્યું કે શ્રી પ્રતિવર્ષ આ રીતે ગરમ વસ્ત્ર ઠાકોરજીને માટે મોકલે છે તો એ આજે આ વખતે ઠાકોરજીને આવ્યું કે ના આવ્યું ત્યારે ભંડારી કહ્યું કે હા એ ભંડારમાં રહી ગયું હતું ને મારાથી ભૂલ થઈ ગઈ એટલે હું લાવી નથી શક્યો તો જલ્દીથી એ ઠાકોરજીને લાવીને ધરાવ્યું ત્યારે ઠાકોરજીની ઠંડી દૂર થઈ તો આ રીતે કોઈ ભક્તના ભાવથી પ્રભુ અંગીકાર કરતા હોય છે એવા પ્રસંગો પણ છે જે આપણે પ્રસંગ જોવા મળે છે કે મહાપ્રભુજીના એક વૈષ્ણવ હતા તેમનું નામ મને યાદ નથી આવતું વાર્તાજીનું પણ તેમને તેમના એટલે તે તેમની ઉંમર થઈ ગઈ હતી એટલે તેમને શ્રી મહાપ્રભુજી આ કે કદાચ કેવું હતું કે શ્રી મહાપ્રભુજીએ કીધું કે હતું કે તમે શ્રી ગુસાઈજી પાસે તો શ્રી ગુસાઈજી પાસે તે ઠાકોરજી પાસે આવ્યા હતા અને તે પણ ત્યાં જ રહેતા હતા શ્રી ગુસાઈજી પાસે તેમની દ્વાર પાસે રહેતા તો પછી ઠાકોર એટલે તેમને અક્કાજીએ કે એ પાન લેવા માટે મોકલ્યા હતા એટલે તો પછી ઠાકોરજી કે હું નહીં અરોગું જ્યાં સુધી ગજન ધાવન ગજન આવે ત્યાં સુધી હું ભોગ નહીં હરવું તો એના તે ન હતા એટલે શ્રી ઠાકોરજી ન હરોગ્યું સાચી વાત તો બીજો એક પ્રસંગ આપણને મળે છે શ્રી ગુસાઈજીના જન્મ દિવસ નો એમાં ઠાકોરજીએ यारे वो जन्म दिवस आवी रहो तो कहे रामदास जी वगैरह जे देखो पहुंचा है हमने पूछूगा यदि छे तो सु आपरे करी छू शेख ठाकुर जी ए પોતાને તરફથી જણાવ્યું કે જલેબી રોગાવ તો એ દિવસથી શે ગોસાઈજી નો ઉત્સવ સંકે ठाकुरજી પોતાને ઈચ્છાથી ઉજવ્યો એટલે પૂરા પુષ્ટિમાં આમાં બધી જગ્યાએ ગોસાઈજી ના ઉત્સવ માં દે છે જલેબી આગ્રહપૂર્વક અંગીકાર કરવામાં આવે છે તો આ પ્રભુની ઈચ્છાથી એટલે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઇષ્ટતમ લોકે યચ્છાત્મન પ્રિયમ એટલે આત્મન ભગવંતમ પ્રિયમ ભગવાનને પ્રિય હોય તેવી વસ્તુ તો ભગવાનને પ્રિય એ ગુસાઈજીના ઉત્સવના દિવસે જલેબી હતી તો જલેબી હવે ઠાકોરજીને અંગીકાર થાય છે સંભલવાળાના પ્રસંગમાં આપણે એ વાત જોઈ ગઈકાલે કોઈકે તમારામાંથી જ કહ્યું હતું કે એવી ઉત્તમતાથી એ ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરીને ધરતા કે સોનાના પાત્રમાં સામગ્રી હોય હાજી હોય તો એ પાત્રમાં સામગ્રી છે કે નહીં એ ખબર ન પડે એવો એનો રંગ સોનાના પાત્ર જેવો થઈ જાય એ જ રીતે ચાંદીના પાત્રમાં હોય તો સામગ્રી અંદર છે કે ખાલી છે પાત્ર એ સમજ ન પડે એવી સુગળતાથી એ સેવા કરતા તો આ એક વાત છે એમના જ પ્રસંગમાં કદાચ શ્રી મહાપ્રભુજી એક વખત એવી આજ્ઞા કરી કે જયારે ઠાકોરજીને ભોગ ધરાવીને પીડા રોગાવતા હતા ત્યારે બીજાના જે પાન હતા એ લીલા હતા તો શ્રી કૃષ્ણ મહાપ્રભુજી એમને ટોક્યું કે ઉત્તમ વસ્તુ પ્રભુને સમર્પવી જોઈએ એટલે પાનમાં જો પીળા પાન હોય એટલે થોડો પીળો રંગ એનો આવી ગયો હોય એ પાન શોખીન લોકોના માટે બહુ સ્વાદિષ્ટ ગણાય તો બને ત્યાં સુધી એ પ્રકારના પાન હોય ઉપલબ્ધ હોય તો એને ધરાવવા જોઈએ એમ કે મહાપ્રભુજી એમને ટકોર કરી તો ઉત્તમતાના દરેક વસ્તુ પ્રમાણે અલગ અલગ ઉત્તમતા હોય છે એવું વિષ્ણુદાસ છીપાના પ્રસંગમાં આપણે જોઈએ છીએ કે શ્રી મહાપ્રભુજી ત્યાંથી પધારી રહ્યા હતા અને એ થાન એટલે વસ્ત્ર જે વેચી રહ્યા હતા વિષ્ણુદાસ એ બહુ ઉત્તમ લાગ્યા એટલે શ્રી મહાપ્રભુજી એ કહ્યું એમના સાથે સેવકોને કે તમે આ ઉત્તમ વસ્તુ છે તો ખરીદી લો તે વખતે વિષ્ણુદાસે જે ભાવ કયો એ ભાવમાં કોઈ જાતનો બાર્ગેનિંગ કર્યા વગર કંઈ પણ વ્યક્ત કર્યા વગર એમણે માંગ્યા પૈસા આપીને અને એ વસ્તુ લઈ લીધી એટલે વિષ્ણુદાસને પણ નવાઈ લાગી કોઈ ગ્રાહકો ને કંઈ પણ ભાવતાલ કર્યા વગર એમને એમ કેમ લઈ શકે તો તેમાં મુખ્ય ભાવ એ હતો કે ભાઈ જે કાર્ય માટે ગુરુની આજ્ઞા થઈ છે અથવા શ્રી મહાપ્રભુજીને એ વસ્તુ ભગવત સેવ ઉપયોગી જણાય છે તો પછી એમાં બહુ ભાવતાલ નહીં કરવો જોઈએ એવી એક પ્રસંગ શ્રી મહાપ્રભુજી સાથે પણ બન્યો જયારે શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીને પૂછ્યું કે આપની શું ઈચ્છા છે તો ઠાકોરજી કહ્યું કે મને ગાય જોઈએ છે તો પોતે શ્રી મહાપ્રભુજી જે પવિત્રી ધારણ કરતા હતા વેદ કર્મમાં ઉપયોગી હોય એવી એટલે એક જાતની વીટી એને વેચી અને શ્રી મહાપ્રભુજીએ તત્કાલ ગાય ખરીદી અને ઠાકોરજીને ભેટ કરી તો આ રીતે આપણે આપણું જે કંઈ પણ છે એ પ્રભુ માટે છે એવી ભાવનાથી આપણી ચીજ વસ્તુઓ છે આપણી સત્તા છે એનું સમર્પણ પ્રભુને કરવું જોઈએ તમને પણ કંઈ સૂચતું હોય તો કહું એવો જે પ્રસંગ આપણે લઈએ છીએ કે કોઈક મામો અને મામા અને કોઈ છોકરો જતા હતા તો તેને એક રીંગણ રીંગણ દેખાય તો તેને જે બેંગન હતું હા બેંગન રીંગણ હા બેંગન <laughs> હા તો કે બેંગન શાક તેમને ઉત્તમ લાગ્યું તો ને ધરે તે શાક ઠાકોરજીને માટે તે સિદ્ધ કરવા માટે લાયક લાગ્યું તો તેમણે તરત જ તે તેના પાસેથી જે ખેત તે રીંગણ આ બેંગણ લઈ અને પોતાના ઠાકોરજી પાસે ગયા અને તેમને સમર્પ્યું અને બાર તેની ખબર ન પડવા દીધી કે શેરડી ઠાકોરજી પાસે ગયા એટલે બંને જણા નીકળ્યા હતા તીર્થયાત્રા માટે એનો બહુ આગ્રહ હતો કે ચલો મારી સાથે તીર્થયાત્રા કરવા હવે તે જમાનામાંથી તીર્થયાત્રા બહુ લાંબા સમય સુધી ચાલે એટલે કેટલું બધું સામાનનો ને બધું સરંજામ લઈને નીકળ્યા હતા તે મહિના દિવસે પાછા આવશે પણ એ રસ્તામાં સુંદર ખેતર જોયું અને ઉત્તમ શાક હતું તો અધવચ્ચેથી જ પોતો આગળ નીકળી ગયો ને ગાડું લઈને એ પુરુષોત્તમ દાસ પાછળથી એને કયા વગર પાછા ઘરે આવી ગયા એટલી જલ્દી આવ્યા તો પૂછ્યું કે શું થયું તીર્થ અમારે તો તીર્થયાત્રા થઈ ગઈ ઠાકોરજી લાયક સામગ્રી દેખાઈ અને એ ઠાકોરજી આરોગ્ય પ્રસન્નતા આપી એમાં જ અમારી તો યાત્રા થઈ ગઈ એમ કરીને તો જે ઉત્તમ છે એ પ્રભુના માટે એને સમર્પિત કરવું જોઈએ સત્કૃષ્ણે સાધયે એ માગ્યા કરે છે હા બોલ શરણ હા જે જે આપણે પેલું મને વૈષ્ણવ નું નામ ના ખ્યાલ પણ એમને પેલા ફૂલ માટે બોલી લગાવી હતી જે બહુ એક જ વાર આવે સિઝનમાં એમના માટે બોલી લગાવી હતી એક લાખ ની તો એ ગણાય આમાં હા તને તને ગણવું હોય તો ગણી શકાય એમાં શું વાંધો જી જે જે જે એટલે બીજા વૈષ્ણવ પણ એક હતા કે એમનું નામ નથી યાદ પણ એટલે એમને એક શેઠ પાસે એક નોકરી કરતા હતા તો શેઠ બહુ પ્રસન્ન થઈ ગયેલા તો પછી એટલે સોરી હાકીમ પાસે નોકરી કરતા હતા ત્યારે હાકીમ બહુ પ્રસન્ન થઈ ગયેલા તો પછી હાકીમે કીધું કે તમે તમારે જે જોઈતું એ માંગો તો પછી ત્યારે એ વૈષ્ણવે કીધું કે મને અત્યારે તો કશું નથી જોઈતું પણ હું જ્યારે માંગીશ ત્યારે એટલે પછી હું માંગીશ પછી એક ડોલના દિવસ આવ્યા ત્યારે શ્રી ઠાકોરજીએ કીધું કે એટલે એમને વૈષ્ણવને થયું કે મને જોવું જોઈએ શ્રી ઠાકોરજીને મનાવો છે ઉત્સવ તો પછી ત્યારે એમને હાકીમ જોડે કીધું કે મને અત્યારે ઘોડો જોઈએ છે તો પછી ત્યારે હાકીમે ઘોડો આપીને એટલે તત્કાલ એટલે એમને એવું ના કીધું કે ડોલના દિવસો છે એટલે ખાલી સિક્રેટલી એટલે જતા રહ્યા ઘોડો લઈને એટલે એ વાત એટલે ઉત્સવ પર સામાન્ય દિવસોમાં હજી આપણા સગાવાલા ક્યાંક બહાર હોય તો ચાલી જાય પણ આપણો જન્મદિવસ કે મોટો પ્રસંગ હોય તે વખતે આપણા આત્મીયજનો આપણાથી દૂર હોય તો આપણને એમની યાદ આવે તો એ રીતે એમને પણ ઠાકુરજી એ એવું જતાવ્યું કે તું મને ડોલ નહીં ઝુલાવે તો એમને એટલું બધું મનમાં થયું કે એમણે રાતોરાત પોતે પોતાના ઠાકોરજી પાસે પહોંચી જાય એવી ઘોડાની વ્યવસ્થા કરવા માટે હાકીમને કહ્યું હાકીમને પણ એમ થયું કે જો તમે માંગતા હો તમને ન્યાલ કરી દે એટલું આપત તમે આ શું માંગ્યું તો એ વૈષ્ણવે પણ એમ કહ્યું કે ઘરમાં છોકરો બહુ કજીઓ કરતો હતો એટલે મારે જવું પડ્યું એમ કરીને એને પોતાની જે અંદરની વાત બધી એ છુપાવી દીધી તો જે જે દંડવત પ્રણામ છે એક ડોશીના પ્રસંગમાં બી એવું આવે છે કે એ રોટલી સિદ્ધ કરીને છીકા પણ મૂકી દેતી પણ ઠાકોરજી એવું કહેતા કે તું મને આવું વાસી ના ખવડાવ મને તો આવું તાજું જ જોઈએ એટલે અને એ ડોશી કપાસ કરતી હતી એટલે આપણે હંમેશા ઠાકોરજીને તાજું જ ખવડા આરો જોઈએ અને અને ઠાકોરજી એમને સામે ચાલીને એવું કહેતા કે પેલો શાકભાજી વાળો આવે છે તું મારી માટે લઈ આવે એટલે ઠાકોરજી બહુ સાનુભાવતા બી એમની સાથે જણાવ દાદા એ બી અલગ પ્રસંગ છે હા જી જી હા સરસ જે જે મને એટલે પ્રભુદાસ જલોટાના પ્રસંગમાં એવું આવે છે કે એમનો જી એક વખત રસોઈમાં દાળ કાચી રહી જાય છે અને એમની રોટલી બળી જાય છે તો એ ઠાકોરજી ને ડરાવતા નથી પણ પોતે ચરણામૃત નીલાઈને લઈ લે છે તો પછી ઠાકોરજી બહુ વખત સુધી વાત જુએ છે પણ પછી એ એટલે શ્રી આચાર્યજીને જણાવે છે તો શ્રી આચાર્યજી પ્રભુદાસને કહે છે કે તમે આજે ભોગ સમર્પ્યા વગર કેમ લઈ લીધો તો પ્રભુદાસે કહ્યું એટલે પ્રભુદાસ કે છે કે દાળ બધી કાચી રહી ગઈ હતી ને રોટલી બળી ગઈ હતી તો એટલે મેં પોતે ચણામૃત લઈને એટલે ચણામૃત મિલાઈને લઈ લીધું તો શ્રી આચાર્યજીએ પૂછ્યું કે આવી રસોઈ તમે કેમ કરી તો એમને એટલે એટલે શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે સાવધાની રાખજો સાચી વાત છે એટલે એટલે એટલે એ પણ સમર્પીએ એ ઉત્તમતાથી સિદ્ધ કરેલું હોય અને જે પણ આપણે સિદ્ધ કરીએ એમાં પ્રભુ સેવકનું જે કંઈ પણ છે એ અંગીકાર કરવા માટે પ્રભુ તત્પર રહે છે એટલે બગડી ગયું છે એમ કરીને આપણે બિલકુલ પ્રભુને ન ધરીએ તો પણ પ્રભુ આપણે પોતાના એટલું માને છે કે એની અપેક્ષા રાખે છે કાલે પણ આપણે એક જ આવો જ દ્રષ્ટાંત આપણે આપણે કહ્યો હતો કે કાચી રોટલી વચ્ચે રાખી દીધી અને સૂકી હા સૂકી સૂકી રોટલી વચ્ચે રાખી દીધી અને ઘીવાળી રોટલી ઉપર ધરી એટલે તે તે પણ રોટલી શ્રી ઠાકોરજી પહેલા અરુગ્યા એવું આગ્રાના સ્ત્રી પુરુષના પ્રસંગમાં પણ આવે છે જ્યારે એમના આજીવિકા માટે બહાર જવાનું થયું પોતે જ્યાં હતા ત્યાં વૈષ્ણવો ઉપર નિર્ભર હતા તો એમને ગ્લાની થઈ એટલે પોતે પોતાના વતન છોડીને આગ્રા જઈને વસ્યા ત્યાં નાની ઝૂંપડી બનાવીને ઠાકોરજીને પધરાવીને રહેતા પણ એટલી નાની જગ્યા હતી કે પોતે અંદર રહે તો ને પરિશ્રમ પડે એટલે એ ઝૂંપડીના બહાર દરવાજા પાસે સુઈ રહેતા ફૂટપાથ ઉપર તો ઠાકોરજીને બહુ દુઃખ થતું કે જુઓ આ મારા કારણે અંદર નથી આવતા તો વરસાદના દિવસો થયા ત્યારે પણ એ બહાર બીજા બીજા ભીજાતા રહેતા તો ઠાકોરજી એમને આજ્ઞા કરી તો તે રાત એ અંદર ઠાકોરજીની આજ્ઞા માનીને સૂતા પણ પછી બીજે દિવસે એમણે ઘરના બહાર એક નાનું છાપરું તાણીને એના નીચે સૂતા થયા જેથી ઠાકોરજીને આપણા શરીરની ગંધ વગેરે ન આવે તો જે કંઈ પણ આપણું છે એમાં ઠાકોરજી સૌથી પ્રથમ હોય ઠાકોરજીને ઉત્તમ અને કોઈ પણ જાતથી પરિશ્રમ ન થાય તે રીતે આપણે આપણું જીવન અને આપણે પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ એ આપણને આમાંથી સમજાય સારો આજનો સમય થયો તમે લોકોએ બધાએ સારી ચર્ચા કરી કાલે આપણે કોઈ નવો વિષય લઈશું આજનો સમય